ઘર પ્રકૃતિઓનો બગીચો આ જગતમાં જે થાય છે તે પ્રકૃતિના ગુણોથી થાય છે આત્માના ગુણોથી નથી થતું માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઈએ પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે આપણે પોતે પ્રકૃતિના ગુણોને જોવાના એથી શું થાય કે પેલા દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે અમારે આટલા બધા હજાર મહાત્માઓ છે છતાં કેમ બધા સાથે ફાવે છે કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ એના કાંટાને અમે ના આડીએ અમે તો એના ફૂલોને જોઈએ ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે તારામાં કાંટા છે તારામાં ભલીવાર નથી તો એ ગુલાબ એને કહે કે તું તો ઠેડા જેવો દેખાય છે ને ઝઘડો થઈ જાય અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢમવઢા થઈ જાય તેમ આ સંસાર બગીચો જ છે આ પ્રકૃતિ બોલે છે તેથી બીજાની ભૂલ કાઢીને વઢમવઢા થઈ જાય છે મનુષ્યની પ્રકૃતિ જાત જાતની હોય છે પહેલાં સતયુગમાં બધા ઘરના ગુલાબ જેવા હોય અત્યારે તો એક મોગરો એક ચંપો એક ગુલાબ એવું જુદું જુદું આ કળયુગમાં ભેગું થાય બધી જુદી જુદી પ્રકૃતિ ભેળી થાય આ નાના મોટા બધા ભેગા થઈ જાય તેમ તેમાં આ બાપને થાય કે મારા જેવા બધા ગુલાબ થાય પણ જો ચંપો થાય તો બાપ કહેશે કે ના ચાલે બધા ગુલાબ જ જોઈએ અલ્યા આ પ્રકૃતિનો બગીચો તો જો બધા જ ગુલાબ થાય તો તો બગીચો શી રીતે કહેવાય એ તો ગુલાબનું ખેતર કહેવાય તારે બગીચો ખીલવવો છે કે ખેતર કળિયુગમાં બાપ ઝીણો હોય માં ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા બાપ છોકરાને લાફો કે અલ્યા જરા ધીરજ તો રાખ આ લાફાપણાની પ્રકૃતિને ફૂલા આવશે આ દાદાની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિ ભેદ ના પડે ને વઢવાડો ના થાય દરેક પ્રકૃતિને ફૂલ આવશે માટે રાહ જુઓ આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યા હોય ને ચંપાને ના આવ્યા હોય તો ચંપાનો દાંડો કાપી નાખે પણ ધીરજ રાખે તો ફૂલ સૂંઘવા મળે દરેકની પ્રકૃતિને ફૂલો આવશે આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે માટે ઉખેડી નાખો ના લ્યા આ કાંટા છે માટે એની સામે બીજા કોઈ સારા ગુણ હશે એવો કુદરતમાં નિયમ છે તેથી રાહ જુઓ ધીરજથી જુઓ તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે એક બાપ એના છોકરાને મારતો હતો અલ્યા ના મરાય જો ઠપકો આપીએ અને જો એ સાંભળે એવો હોય તો ઠપકો અપાય નહીં તો કળિયુગમાં ઠપકો આપીએ તો છોકરા અવળે રસ્તે ચડી જાય એને તો વાળવાના પ્રયત્ન કરાય આપણામાં ભલીવાર હશે તો હાથિયા થોરમાંય પ્રગટે સુવાસ આ પ્રકૃતિ એક બાજુ રાશિ હોય તો બીજી બાજુ ઊંચી હોય એવું છે આ તો એવું છે ને કે બેન્ડમાં એકલો રામઢોલ જ હોય તો એને બેન્ડ કેમ કહેવાય એમાં તો એક રામઢોલ એક પીપુળીવાળો એક વાજાવાળો એમ બધા જુદા જુદા વગાડનારા જોઈએ તો જ તે બેન્ડ ખીલે ક્યારે કઈ પ્રકૃતિને કેવા ફૂલ આવે એ કહેવાય નહીં માટે ધીરજ ધરવી પડે બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય આ સતયુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરના બધા જ તીખા હોય અત્યારે કળિયુગમાં એક તીખો બીજો ખાટો તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય આ ધણી વહેલો ઉઠે અને બૈરી મોડી ઉઠે તે પછી સવારના પોરમાં કકળાટ ઊભો થાય ને આવી રીતે સંસાર ખારો કરી મૂકે પણ જો પ્રકૃતિને એડજસ્ટ કરતાં આવડી જાય તો કામ થઈ જાય ભજીયા સારા છે એવું તો બોલાય પણ નાટકીય ભાષામાં તે સામાને સારું લાગે એટલા માટે કહીએ કઢી ખારી થઈ હોય પણ એમ કહીએ કે ખારી થઈ છે તો સામાના અહમને ડંખ પહોંચે જો કહેતા આવડે તો કહેવું નહીં તો બીજો રસ્તો કાઢવાનો ધીમે રહીને પાણી નાખીને કઢી પી લઈએ આ તો જ્ઞાન છે માટે જગત જે આપે તે બધું ઘોળીને પી લઈએ એવું છે મહી તો ગજબની શક્તિ પડેલી છે કઢી ખારી હોય તો પ્રકૃતિ ખારી કઢી પણ પી જશે આપણે તો જાણનાર છીએ પ્રકૃતિની બહાર કોઈ માણસ ચાલતો નથી અમારે જ્ઞાન થતાં પહેલાં પણ બધા જ એડજસ્ટમેન્ટનું જ્ઞાન હાજર રહેતું કે અહીં શું કરવા યોગ્ય છે એ બધું ઓન ધ મોમેન્ટ હાજર રહે જગત છે માટે બધું જ હોય કાંકરા ના ફાવતા હોય તો શું ઘઉં નહીં લાવવાના ના એ તો ઘઉં લાવવાના અને કાંકરા વીણવાના જ્યાં આગળ પ્રકૃતિ અંતરાય ત્યાં ઓબસ્ટ્રક્ટ થાય એટલે પ્રકૃતિ જ્યાં જ્યાં અંતરાય ત્યાં ત્યાં ટોર્ચલાઇટ મૂકવી પડે ને જોઈ લેવાનું પોતાની ભૂલો તો સેન્ટ પરસેન્ટ દેખાવી જોઈએ મહાવીર ભગવાન પણ માત્ર પોતાની જ પ્રકૃતિને જો જો કરતા હતા કે પ્રકૃતિ શું શું કરે છે ને શું શું નથી કરતી જે વ્યવહાર એક ફેર આપણે ના કરવો હોય છતાંય કરવો પડે તો જાણીએ કે આપણી ઈચ્છા નથી છતાંય થાય છે માટે પ્રકૃતિ આપણી પર સવાર થઈને બેઠી છે આ તો સવાર થવા દેવાની ના હોય તેથી આપણે પ્રકૃતિને ઘોડો બનાવીએ અને આપણે એની ઉપર સવાર થઈએ પ્રકૃતિ ઘોડો ના ચાલે ને તો હંટર મારીએ કહીએ ચાલ એટલે પછી એ ચાલે આ તો અનંત અવતારની કુટેવ પડેલી અટકણ પડેલી તેથી પ્રકૃતિ સવાર થઈ બેસે છે પણ આત્મા તેવો નથી આ તો પ્રકૃતિનો ઘોડો બનાવીએ અને તે ચાર પગે કૂદે એવી રીતે મારવી જોઈએ આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન તમે ઉપર બેસો પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચડાવે છે રૂપિયા બે હજારનો વિક્ટોરિયા ગાડીનો ઘોડો હોય પણ કબરનું લીલું કપડું જુએ ને અટકી જાય એ અટકણ છે એવા લોકો અટકણવાળા થઈ ગયા છે અટકણ તો કાઢવી પડે ને પરંતુ પ્રકૃતિને સવાર ના થવા દેવી પ્રકૃતિને સવાર થવા દેવી એ કાંઈ રીત છે એના કરતાં તો નિરાંતે તમે એની ઉપર સવાર થઈ જાઓ ને અમને કોઈ કહે કે ચાલો છેલ્લે સ્ટેશને તો અમે તૈયાર ને કહે કે ચાલો લગ્નમાં તોય અમે તૈયાર આપણી પ્રકૃતિ તૈયાર રહેવી જોઈએ આ તો કલાક સુધી નક્કી કરે કે નથી કરવું આ કામ પણ પછી કરવું પડે તો તેના કરતાં સરળ થઈ જાને આ વ્યવસ્થિત છોડે તેમ નથી માટે સરળ થઈ જા કવિરાજે શું કહ્યું છે અટકણથી લટકણ લટકણથી ભટકણ ભટકણની છટકણ પર છાંટો ચરણ રજકણ નવનીત આ અટકણ છે એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય પ્રકૃતિ તો અજાયબી છે પણ ભાન ના રહ્યું કે કેવી રીતે કામ કાઢવું પોતે પ્રકૃતિ સ્વરૂપ થઈ ગયો તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમો ને પ્રકૃતિ નિયમવાળી છે મનનો સ્વભાવ અનિયમવાળો છે કોઈનું પાકીટ કાપીને ત્રીસ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા પતિયાને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે આવું છે મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે મનનો સ્વભાવ વિરોધાભાસવાળો છે પ્રકૃતિ નિયમવાળી છે પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઈએ પ્રકૃતિમાં જે લોકનિંદ્ય કાર્ય નથી એનો વાંધો નથી આ ચા પાણી નાસ્તો કરીએ એ લોકનિંદ્ય નથી જે લોકનિંદ્ય પ્રકૃતિ હોય તેનો વાંધો છે તેવી પ્રકૃતિને જો જો કરવાથી મોળી થતી જાય જેમ જેમ જુએ તેમ તેમ એ ઓગળતી જાય કોઈ માણસ હોય તો તે તલવાર લઈને વળવા આવ્યો હોય તેને જો આંખોથી જોવાથી નરમ થતો હોય તો ફરીવાર જોવાથી તે તો ફરીવાર જોવાથી તે ફરી ના આવે આ તો એ બળવાન હોય અને આપણું જોર નરમ પડે તો એ ચડી બેસે પણ અહીં આપણી પાસે તો દિવ્ય ચક્ષુ છે ચર્મચક્ષુથી સામેનાનું જોર નરમ પડે છે ત્યારે આ તો દિવ્ય ચક્ષુ છે તે માત્ર દ્રષ્ટિથી જ પ્રકૃતિ ઓગળવા માંડે છે મોક્ષે જવા કોઈ મનાઈ હુકમ નથી માત્ર પોતાને પોતાનું ભાન થવું જોઈએ કોઈ ત્યાગી પ્રકૃતિ હોય કોઈ તપની પ્રકૃતિ હોય કોઈ વિલાસી પ્રકૃતિ હોય જે હોય તે મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય ભગવાન તો આત્મા પ્રાપ્ત થયા પછી પ્રકૃતિ જોયા કરતા હતા પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે બીજું કશું ભગવાન જોતા નહોતા ભગવાન તો એકલું પોતાનું પુદ્ગલ જ જોતા હતા પ્રકૃતિ પૂરણ ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ ગલન સ્વભાવનો છે